જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માત્ર શુભ ક્રિયા કરવાથી મોક્ષ ના મળે એનાથી પુણ્યય બંધાય ખરી તે પછી આવતા ભવમાં મોટર બંગલા વૈભવ મળે પણ તારે જો મોક્ષ જોઈતો હોય તો ભગવાન કહે છે તેમ કર ભગવાન શું કહે છે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ આ પ્રતિક્રમણ સામાયિક કરે છે તે અજ્ઞાન ક્રિયા છે મોક્ષ આ બાહ્ય ક્રિયાઓથી ના થાય મોક્ષ તો જ્ઞાન ક્રિયાથી હોય જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાતા દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ જ્ઞેયને જાણવું તેનું નામ જ્ઞાન ક્રિયા અને જ્ઞેયને સમજવું તેનું નામ દર્શન ક્રિયા